એના કરતા એનો ગુરુ કરે અહીં ગમે તેના તડકો છે પણ એ સારા એની પર ભેદ નથી કરવાનો માર્ગ વાત સમજી રહ્યો તમને સમજાય છે સમજી ગયું સમજી ગયું ખરે કરી એ ટોર્ચ છે એ આપડા એના પોપટ કેવાય તો શું બદલું અને અહીં આપણો રાખોડી પોર છોપડેલો બાવો હતો છે એને કરતા બેવેલો એને વાત નપાય અલગ જગાડતો હોય એમના એમના કરતા તો આવો હમણાં આવો હાલિયા આપણ વાળા છે મારી વાત હાજી સમજાય બહુ આ બહુ ઊંડું સાયન્સ છે આખું સત્યની વાત ઊંડી હોય છે હવે ખોટ કોણ પાડી આવે બધો ના પડે બધા આ પેલો સાથે અહીં પ્રેસિડેન્ટ હતા આપણે તે બસ ફોરીનું કરો મરી ગયા તે પેલા રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ અને પોતાની જાતને શું સમજાવી માની જશે દાદા રંગા કહેવાય કોઈ નીચી શરત નહીં આવતને કરીને જોયા બધા એના કરતા તો આચાર્ય મહારાજ બહુ સારો ભલે ભગવાનની પાટી પર છે ભગવાનની દ્રષ્ટિએ તો બહુ એમની જોડે બેસેલો છે અમની જોડે એ સાથે ભાઈ શું નામ હતું પેલા રાધા કૃષ્ણ જોડે બેસે મૂર્ખ મૂર્ખ બને ગધેડા બને દાદા રંગા કહેવાય નહીં ડિસિઝન કોઈ જાતનું પોલિસી નહીં કોઈ રેગ્યુલેશન નહીં પણ દાદા એ એવું કહેતા હતા કે આ આ મારી વાત છે કે હિન્દુસ્તાનને માટે નથી એ હિન્દુસ્તાનની વાત પરદેશી પરદેશને સમજાવવાનું કામ કરતા હતા ના એ વાત કરી હા એ એવું સમજતા હતા ખરા કે એમણે એમને બધી ફિલોસોફી એમની ફિલોસોફી એક એવી છે રાધા કૃષ્ણને ખબર હતી રાધા કૃષ્ણને એમની ભાષણ નથી આપતા બરોબર સારું થઈ હા એ એ છે કે એ લંડનમાં જે નાગપુર અને કેમ્બ્રિજમાં જ આપતા સારું કરાય સારું કરાય આ કૃષ્ણમૂર્તિ તેના માટે છે અને ત્યાં જ હતા પણ જે વાત જે જે કોલેજમાં જે જાણવાનું નથી તે કોલેજમાં જાહેર માથા નફામાં હર્ષવર્ધન ચૂક્યા એના કરતા તો આ રાધા કૃષ્ણ પણ દઈ રહે એ સાથે કૃષ્ણમૂર્તિ પણ દઈ રહે આ થતા ચણા કરીને પોંડિચેરી બેસે એને કરતા કોઈ વાલિયાને પકડ મુસલમાન શીખવા મળશે શું મુસલમાનો વાલીઓ સારું શીખેલો કેવું એ સારું શીખેલો હોય કે માનવતાના ઊંચી જાતની હોય બધાને એડજસ્ટમેન્ટ એવું હોય કેવું આ તો એડજસ્ટમેન્ટ જ ના હોય નવી પ્રકારના ઢેડ બાક્યા હોય પોતાની જાતને સુઈ માને બેઠા હોય ચક્કરો તે વસંત કર્યું ચાર આવડા આવડા દાવડા કાઢી ભર્યા કર્યું એવો આદિ કોઈ દોષ હોતો નથી એ છતાં તે અહીંથી કોલેજમાંથી મૂળ તો બ્રેન ખરો ને હતો અરવિંદ ઘોષ બ્રેન કહેવાય અને તેમાંથી આ કોલેજમાંથી છતાં અમે હું વિપ્લવી જોવા ને હા ક્રાંતિકારી સરકારની સરકાર પાછળ પડી અને તે પરવસતા નથી પોહાતી હા તો આ જીવા આપણે બરબાદ કરો એવું વિપ્લવી સભા ને આ વાતને લઈને ભોયરા બેઠા છે એમાં મેં કરી છે કેવી રીતે કંઈક એવું છે તંત્રે કે જેથી કરીને આપણે બધા માણસો સારી રીતે છીએ એ સંકલ્પ કરેલો છે એ સંકલ્પ એ તો સાચા પુરુષ હતા પણ એની પાસે તો ફીઓ ચાલ્યો આવે તો માતાજી મળવાના પાંચ હજાર ફીઓ બીઓ છે એ છે શું છે તે ધર્મ ફી હોય એ તો એ તો રામલીલા કહેવાય એના કરતા રામલીલા હોય એમ કરવી થાય ધર્મ ફી એ રામલીલા કહેવાય રામલીલા જોઈ લી તમે <laughs> એ પછી ફી લે છે ત્યારે પહેલી ફીને પહેલા સત્તર કઈ જાતનો ફેર પૂછા પાક્યા છે ધર્મ ફી હોય છે બીજે બધા ફી હોય ધર્મ ફી હોતી છે તને કેવું લાગે ના ફોરેન વાળા એવું કોઈ જાત નહીં બાર બાર મુસલમાનોમાં કોઈ જાતનું હા આપણે અને તે તો આગળ અમે ત્યાં બધા ગયા પાંત્રીસ ત્યાર બધા અરવિંદ ગોસ્વી એની સમાધિનો આમ માથા અડાડી જઈ રહ્યા હતા બધા એટલે નતું બી કે આવે કશું વળશે નહીં એ તો ગયા કે માથા ફોડશો તોય વળશે ફોડી નાખો તોય વળશે નહીં આવે અડાવીને બેસી શું હોય એના કરતું કોઈ ઝાડ લીલું હોય ને તેને જો અડાવી બેસી ગયો તો પણ ઉકેલ થાય ઝાડમાં જઈએ છે દાદા એવું કહે છે કે બધા લોકોને જે સમાધિ હોય છે બધા જે જે ઈશ્વરને પાના હોય બધા લોકોની સમાધિ હોય તો બધા લોકો માને છે એ લોકો સમતો એવું કે મારા ગયા પછી હોવા વાળા મારું કામ કેમ છે એવું કહે છે અરે કામ કરે કામ કરે એ ખરું કોને માટે એના બે શિષ્યો છે એને માટે એ પાંચ હોય તો પાંચ હું પબ્લિકને માટે હું પબ્લિકને શું કાપી ઉભરાવો છો એમને તો આ સમાધિ હરકી ને પેલા વિલિયમની સમાધિ હરકી બધી હરકી છે ને એના શિષ્યો જેને એડજસ્ટમેન્ટ લીધેલું છે એમ કામ કરે જેને કે હિસાબ દેવા નહીં દેવા નહીં તો આગળ તમારી મોઢા બોલ્યા કરીએ તમને આ ઘેટવાની બેટ આપણને કે બધા લોકો કહે છે કે આપણા બધા સંતો કે ગુરુઓ જાય ત્યાર પછી તમે ચિંતા ના કરશો મારા શરીર છે વિશે હું છું માટે કે છે એના બે જીતા હોય ને એના પગ દબાવતા હોય ને અગર તો બીજા બે પૈસા પ્રોફિટ માનતા હોય અને સેવા કરતા હોય એને માટે હેલ્પ છે બીજા સેક્ટરોનું શું કહે છે કે આ જે દુકાન છે નાટક હવે પેલા પાંચ હોય ને તેમને જોઈતું હોય કે આવા ચક્કર આવે કે ફી આવી ગયું જાય આપણું વ્યવહારો ચાલે અને ચક્કરો મળ્યા જ કરે છે અહીંયા આગળ તો ઘેટાનો કઈ ખોટ જ નથી ને હિન્દુસ્તાનમાં ઘેટાનો રાફડો જ ફાટેલો છે બધા મેરા ઘેટો જ છે ને ઘેટો એટલે વગર વિચારે છે આગળના ચાર ઘેટો ચાલે છે તેમને જોઈ ચાલ્યા કર્યું શું કહ્યું ગાડીઓ અને રબારી ટીહી ટીહી બોલે તેની બાજુ બોલું શું કહ્યું એમ નામ ઘેટો પોતાની જાતને શું માની બેઠા પ્રધાન થાય મેં ચક્કર ભેટું છું પ્રધાન તો તને આ તારી આપે તારી ભાગ્યલક્ષ્મી આપી છું પણ પાછું અમને કીધું જ છું શું છું બહુ જોડે નિકાલ કરતા આવડતો નથી મને પ્રધાન થઈ જતા રસ થઈ ત્યાં નિકાલ ના કરવો પડે એ કેસ પેન્ડિંગ રાખી બે ત્રણ મહિના હે ન ચાલે પ્રધાન તો કોનું નામ કહેવાય કોઈ જગ્યાએ પેન્ડિંગ ના હોય કેવું જો પેન્ડિંગ કેસ રાખે તો પ્રધાન નહીં ગયે ભાગ્યલક્ષ્મી થી પ્રધાન થયેલા છે સમજણ થી નથી થયેલા સમજાય ને ભાગ્યલક્ષ્મી કોઈ ઠેકાણો નથી દાડો રાજા થી બોલે ગયા જન્મ પુણ્ય પુણ્ય ફળ છે શું કહ્યું સમજ ભાઈ અને સમજાય એટલે વાત મોટા મોટા વિદ્વાનો અડધા ચંપલ થી ફરતા મેં ગયા જ છે ને પાછળ અડધા કસે ગયા એના બહુ ફરતા ગયા કારણ ગુજરાત અને લક્ષ્મી રહ્યા છે શું છે ગુજરાત અને લક્ષ્મી ને તેનો મેળ ખાતો નથી પરદેશમાં ખાય છે હા પરદેશમાં નહીં ખાતું પરદેશમાં ખાય છે પણ લોકો જે વ્યવહાર વ્યવહારને ગણે એ માન્ય કરવું જોઈએ પણ કુદરતને જો આપણે ગુનેગાર ગણાતા નથી નથી અને આપણે તો કુદરત આખો દાડો ગુનેગાર કર્યા હોલ ડે ગુનેગાર કારણ કહ્યું હતું કે ઉઘાડી વાંખે ઊંઘજે ત્યારે મારે જાગે આ આપણો પેલો આપણો આ સામાવારી તે ચાલ્યો એટલે માં ઊંઘવાનું જોયું જાગ્યો નથી કોઈ તારો બાપો સામાવાળો હેલ્પફુલ પ્રોબ્લેમ કે સ્ટેન્ડિંગ તો એ પ્રધાન એટલા નહીં આપણે મોટા મોટા મેજિસ્ટ્રેટોના મેં જોયા સજા કરતા અહીં આગળ કોઈ પાડી ને ધરાવ હાલ ને અહીં આગળ કારણ કે એ તો ખરાબ સ્વભાવ છે ખરાબ સ્વભાવ કોઈ હતું છે શું જ તમે તને આ કેસ એમ ચલો પોતે તને આવડતો નથી જજ થયો છે તો કેસ ગમે તેવો હોય તને ઓછો કરી આવે એમ નામ કહેવાય ને વ્યવહારિકતાનો કેસ છે આધ્યાત્મિક કેસ છે ઓલે વ્યવહારિક કેસ છે વ્યવહારિક જજ તો થવું વ્યવહારિકમાં આપણે વ્યવહારિક આવડવું જોઈએ કોર્ટમાં ફેરવું જોઈએ ને આગળના રાજાઓ અધ્યાત્મ નતા પણ એમની કોમન સેન્સ એટલી બધી હતી તમને બુદ્ધિ સમ્યક બુદ્ધિ કે જે બુદ્ધિ બધા ફોડ પાડી શકે આ તો ફોરિન વિપરીત બુદ્ધિના અધિક છે શું છે વિપરીત બુદ્ધિ આપણે એની વિપરીત કહેવાય છે એમના માટે સબ્જેક્ટ છે આપણા ચેતન ચેતન સિવાય કઈ પણ વાંચવું તો ચેતનના હેતુઓ સિવાય આપણે પ્રભવ માનીએ છીએ ને પ્રભવના હિતનામાં સિવાય કંઈ પણ વાંચવું કંઈ પણ શ્રદ્ધા બેહારી એ બધું વિરોધાભાસ વિરોધાભાસ અને પેલા પ્રભુને જાણતા નથી એ બધું જે જાણે છે એ સમ્યક જ છે શું છે અને એમનું તમે છે તે એમ પુસ્તકો વાંચો તો વિપરીત ઉભો છે એમને માટે સમ્યક છે તમારા માટે વિપરીત છે તમારું શ્રદ્ધા ફેર છે બિલીફ ફેર છે એમની બિલીફ ફેર છે જુદું છે બિલકુલ તમારો દેશનો તમારો ખોરાક ફેર છે બિલીફ ફેર છે તમારો ડેવલપમેન્ટ ફેર છે શું છે તમે છે કેમ વ્યવસ્થા કોની દવા આપણને કોમ લાગે નહીં અત્યારે બધું અહીં કન્ફ્યુઝન વધારે થાય છે કારણ કે જેનું અહીં ગાડી ભેગું થાય છે ને જે ભેગું નથી થતું કન્ફ્યુઝન થઈ ગયું જેને હતું એમાંથી એક ફાયદો એક કર્યો છે કે આ આ ટુકડો દુરા અસાગ્રહી થઈ ગયો હતો શું થઈ ગયા હતા શું થઈ ગયા હતા અસાગ્રહી અમારા બ્રાહ્મણ અમારા તો વૈશ અમારે તો અમે તો વૈષ્ણવ અમારે આમ ના થાય શું થાય પૂરા પડાય મેર ચક્કર એટલે એબનોર્મલ થઈ ગયા શું થયું હા અને રોડેલિયાને ગંગા સ્વરૂપ નામ સરસ આપ્યું ગંગા સ્વરૂપ અને સ્વામી વડે તપ થયા કે કેર વર્તાયો હરિજનો પર કેર સ્ત્રીઓ અને પોતે પુરુષ થઈને સ્ત્રીઓને તો ખુલ્લા મળી બનાવી છે બધો કેર વરસાયો બિલકુલ તે આ આયા ને એટલે એમને લીધે આ ફાયદો થયો આગ્રહ સુધી ગયા ભલે વટ લયા વટ લયા પણ બીજો રોગ તો ગયો આ સત્ય સાંભળવા બધા તૈયાર થાય છે હા પહેલાં કોઈ ચીજ કોઈ કોઈનું સાંભળે નહીં કેટલા બધા દુરાગ આ તો સાંભળવા તૈયાર થાય એટલું એટલો ડેમોક્રેટિક આવ્યું Thank અહીં સમાન કક્ષાના હોય તો આ પંચ હોય ને કોઈ સમાન કક્ષા હોય ત્યાં પંચ હોય તો સમાન કક્ષા જ નહીં જોડે જોયું ને આટલું સ્પષ્ટ દર્શન ને જ્ઞાન તેની પાસે મળી નહીં આટલું બધું સ્પષ્ટ દર્શન અને જ્ઞાન આટલી સહજ રીતે કોઈ જગ્યાએ મળે જ નહીં આ તો તેથી કરી લખ્યું છે કે દુનિયાનું શું થયું છે દુનિયાનું કેવી પ્રકારનું ગુણ જાગ્યું છે શું કે આ બધું એટલે છે અક્રમ વિજ્ઞાન ટોચ ઉપર વિક્રમની ટોચ ઉપર બેઠેલું છે કે અને ઐશ્વર્ય હાહાકાર ઐશ્વર્ય છે કે ઐશ્વર્ય કેવું છે હાહાકાર જે સાંભળવા ના હોય એવું ઐશ્વર્ય છે કે શું કે છે કવિએ કેટલા વર્ષ પહેલા ચાર વર્ષ પહેલા ચાર વર્ષ ત્યાર પછી થોડો મોટો નહીં થયો ઐશ્વર્ય એવું છે ને કે સંસારી ગુણોને લાગતો નથી ઐશ્વર્ય હા એટલા માટે સંસારી ગુણોને ઐશ્વર્ય ઘણા પૂછ્યું છે પોલીસ વાળું પકડે નહીં પોલીસ તમે માન કરાવી છે તેની સાથે અનુભવ એટલે એને તો ઐશ્વર્ય કોઈ પણ સ્થિતિમાં તરફડાટ ના અનુભવાય શું કહે કોઈ પણ પરિસ્થિતિ વર્લ્ડ ની એવી નથી જ્યાં તરફડાટ અનુભવે શું કહે આગળ તો કઈ અમુક પરિસ્થિતિમાં પહોંચી વળે અને સભળા નથી અનુભવ ત્યાંથી ઐશ્વર્ય શરૂઆત થાય જે જગત ખમી ના શકે એ બાજને ખમી શકે તો ઐશ્વર્ય શરૂ શું થાય જે લોકો અપમાન કોઈ ખમી શકે નહીં જે ખાય છે એ કોતો નફત મુઆ છે કોતો લાલચુમાં છે કોતો દંગોળમાં છે બાકી કોઈ જીવમાં કોઈ મનુષ્ય માત્ર અપમાન કરી શકે નહીં અગર તો પોતાની જાતને ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ માની બેઠો શું છે અને એવા મનુષ્યો જો જ્ઞાનના પ્રતાપે કરીને અપમાન સહન કરે એ ઓછું ઐશ્વર્ય નથી શું છે પણ એ જ્ઞાનના પ્રતાપથી એને આત્મા સહન કરે બધો સામા માણસને એવું એની અસર થવી જોઈએ કે આ જ્ઞાનના પ્રતાપ કરીને અસહન કરે છે સામા માણસ ને સામા માણસ અને મને અસર ના થાય તે મારે શું લેવાય એ તો રેકોર્ડો છે વેલ્યુ શું છે નો વેલ્યુ એ તો રેકોર્ડ છે આ રેકોર્ડ એ બોલે છે એ બોલે છે એ જ્યાં સુધી હું જે કહે કે હું બોલું છું હું જાતે જ અને જાતે જ બોલ્યો તો હજી આપણે શું જગ્યા રેકોર્ડ હતો હા રેકોર્ડ હા જો આત્મા હોય ચેતન હોય ચેતન બોલી શકે નહીં ચેતન ના હોય આ તો આ તો મિકેનિકલ ચેતન છે રેકોર્ડ છે શું છે મિકેનિકલ મિકેનિકલ ચેતન છે દર હજાર આવું ના હોય સમજ ને આ મિકેનિકલ પેટર્ન છે કેમ છે તો તમારે અમાવાનું શું કારણ કે બહારના બહારના જીવનમાં જીવન વ્યવહારમાં આજુબાજુના લોકોની જોડેથી જ એની અસર સંબંધોની અસર પડ્યા કરે એટલે એનું એની એની અસર આપણા ઉપર પડ્યા કરે છે આપણી એના ઉપર પડે એના રેગ્યુલેશનથી આપણા ઉપર અસર પડે છે સામાન્ય રીતે બહાર જીવન જીવ્યું છે એમાં એ રીતે એ આ તો અજ્ઞાન મળ્યા પછી એને તદ્દન જુદો થઈ જાય જેટલા પ્રમાણમાં જુદો થાય એટલા વિશાળમાં નાની થાય એ વાત કરે એટલું ઐશ્વર્ય ઉત્પન્ન નથી થાય હા આ ઐશ્વર્ય ઐશ્વર્ય તમારામાં ઊભું થયું નથી થયું તમને ખબર જ પડે એ જ ઐશ્વર્ય જે હાજર છે ને <laughs> એટલું જ ઐશ્વર્ય છે તમે બચો છો બધેથી સંભાવ નિકાલ કોણ કરી શકે ભૂલો કોણ દેખી દેખી શકે પોતે પોતાની ભૂલો ઈશ્વર જોઈએ આ સમાધિની જગ્યામાં સમાધિ રહે એ જેવું તેવું ઈશ્વર્ય કહેવાય વિષમ પરિસ્થિતિમાં સમાધિ રાખે વિષમ પરિસ્થિતિ વિષમ અને ત્યાં સમાધિ રાખે જેવો જેવો ઈશ્વરી કહેવાય જેવો નામ કેવો રાખવાનું વિષમ પરિસ્થિતિનું સમાધિ રાખે હોવું ઈશ્વરીય કહેવાય આ પણ ઈશ્વર કહેવાય ને આ બધા વિશેષ માલમાં રહેતો હોય કે દાદા મિલની માલિક હોય તો ઐશ્વર્ય કહેવાય ને એને તો પકડ્યું કંચનલાલ શેઠ ક્યાં છે શું કામ છે તમારી પર બોન્ડ છે થઈ નીકળા થઈ ગયું જીવતો રહે તો સારો જીવતો નાય રહે ઘણી બધી નાય હોય ફેલ થઈ ગયો હોય એમને સાંભળતા જ ફેલ થઈ જાય મેં ઉપરી છે તને ફેલ કરાવી શકે છે વર્લ્ડમાં કોઈ ઉપરી પાછો નથી આપણો શું કહે ફોજદાર હોય ગીતા કોને હાથ કરી કરે છે તારે જાણવા જેવું છે શું તું હાથ કરી પહેરનાર તો જુદા છો તને તો કોઈ હાથ કરી પહેરાવી તો હાથ ના છો જય તમને સમજાય છે બહુ ઊંચા પદ બેઠા છો આવી જાય પછી પછી બેસી <laughs> હવે પછી બે હા મન પછી કવિ રાજા સમજીને લખ્યો તો પૂજા નથી પણ જો લખાય છે તો અંદરથી આવે હજાર ધાન હજારો પદ લખ્યા છે એમને લખ્યા પછી એમને સમજવું પડે

એમના મનમાં એમ કે નવા ગુરુ છે નવું શાસ્ત્ર નવો પંથ હશે પણ કહે છે કે એક વાતથી બધું તેજ ભારે છે ને ખબરદારી ભારે છે વાંચે તો એને એમ કે તેજ જેમ કે તેજ ચડે એવું જો વાંચે વાંચે તે વખતે ખબરદારી આવે એમ છે આ વાંચે એને ખબરદારી આવે એવી છે ખબરદારી આ કોઈ આચાર્ય નથી કોઈ આચાર્ય નથી કે ચોપડી લખાણ લખનારો નથી આમ કરજે અને ભગવાન મહાવીર ના પુસ્તક માં હું કરું છું તે કરે છે તેઓ કરે છે આ ત્રણ શબ્દો છે નહીં અને અમારા પુસ્તક માં બન્યું શું હું કરું છું તેઓ કરું છું જે કરે છે તે નથી કારણ કે રિયલ ભાષા ભગવાનને આ લાઈન શબ્દો વગેરે હતી બધી રિલેટિવ ભાષા છે આ ટાઈમ શબ્દોના લીધે બધું રિલેટિવ ભાષા છે મિકેનિકલ ચેતન તમને સમજાયું બધું મિકેનિકલ ચેતન આ લોકો ચેતન ખોરે છે ને આંખ ઉદાડો સ્થિર ના થાય મને સ્થિર કરવા ફરે છે શું કરે છે સ્થિર કરવા મને પકડવા ફરે છે આ તો ચાલુ જવાનું ચંચલ સ્વભાવનું છે શું છે અને ભગવાને મને સતર કહ્યું છે શું કહ્યું છે સચર અને દર અસર છે તેને અચર કહ્યું છે શું કહ્યું છે અચળ અચળ એટલે સતરાચર જગત છે શું કહે છે સતરાચર આ સતર ના અસર કરવા ફરે છે એ સ્વભાવ જ નથી જણાવવામાં સ્વભાવ છે કેવું છે સ્વભાવથી દુઃખો આ વસ્તુ ને દાદાની સૌથી મોટી શોધા છે દાદાની સૌથી મોટી શોધા છે કે આ સ્વભાવથી વસ્તુને ખોરવા એવી એવી એવી જે કોઈ એક દિવસ કર્યું નથી સ્વભાવથી ને ખોરવાની વાત કોઈ એમની સુધી બતાવી નથી આ તો ભાન જ ના એવું ભાન છે આ તમે વાત કહ્યા પછી ખબર પડે કે આવું છે આ તો સાયન્ટિસ્ટ છે આ તો બધું સાયન્સ છે આ કઈ જેવું તેવું નથી આ ફોરેનના સાયન્ટિસ્ટો ઝટપટ જોઈ કારણ કે બીજા બધાના આમ જરા લાયક હોય પણ સાયન્ટિસ્ટો અમેરિકામાં પેપરોમાં દાદા શું કે એ લોકો આખા અમેરિકામાં પેપરો ખોરા ફળ એ રીતે કહ્યું હોય ને તો બીજા જેમ કે ના સાફ છે એ કે લોકો શું કરે છે કે કઈ પણ નવું જાણવાનું છે આ શું કે છે કઈ પણ નવું અજ્ઞાન છે અજ્ઞાન છે મીઠા સુધી પહોંચ્યા છે નવું અજ્ઞાન ખોરતા ખોરતા અને એની આગળ કઈ નવું અજ્ઞાન છે કે છે આ લોકો અજ્ઞાન ખોરે છે શું ખોર કઈ પણ નવું કોઈ જ્ઞાન જાણવાનું બોલે આ હું તો બાજે ના આવું ઘણી વાર હિન્દુસ્તાન બે મિનિટે બાજ નહીં આવું જયારે એ લોકો મારા એ લોકોના હાથમાં આ દાદા પહોંચ્યા પછી મન શું છે બુદ્ધિ શું છે તીર શું છે અહંકાર શું છે આ બધું શું છે કેવી રીતે બન્યું આ કેવી ચાલે છે તો પછી ધીરી અતિ ક્લિયર વેર ઠંડા જયંતિ શું માની રાખો છો તારા શું વિચારી રહ્યો છો અને અમે હાથ બધી બેન બધી આઠ ફટાક નહીં બની નિમિત્તિક જગત છે વસ્તુ માની બેઠા છો નિમિત્તને કરતા માની બેઠા છે આ વર્લ્ડમાં કોઈ કરતા પુરુષ જન્મ્યો જ નથી શું કહ્યું કરતા પુરુષ કોઈ જન્મ્યો જ નથી બધું નૈમિત્તિક છે શું છે હા આપ કરતા નહીં લગ્નના નહીં આ તમને ભેગો છે જો તમારા માટે નિમિત્ત મારું મારું હું મારા ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુમાં જુદી વસ્તુ ખબર પડે ને ખ્યાલ હતો કે ચેતન જુદી વસ્તુ છે અને ચેતન ચેતન ચેતન ઝલકોમાં ચેતન દર્શન આપે આપણને વચ્ચે વચ્ચે લાઇટની વીજળી થાય એ વીજળીના ધબુકા થાય આપણને તે વખતે આપણી પાસે કંઈક જ્ઞાન આવી જાય એટલે આપણે તૈયાર સજાગ રહેવાનું કે તે જ્ઞાન આવી જાય વીજળીના ધબુકાના આપણા એના ભગવતોને દેખાયેલા ભગવતો નહીં સૂજ પડી મને એ દબા કરે કે તો આ લોકો શું કે અને આ લોકોને સૂજ એટલે કેવી વીજળીને ચમકારો થાય આ દાદાના નિરંતર વીજળી હે આખો સૂર્યનારાયણ મારે સ્પર્શ થવો સ્પર્શ આખો પ્રકાશમાં મનુષ્ય તો બહુ જોયા પણ તમે અજાયબ જોયા શું થયું અજાયબ હા આ બધું લખેલું રાખેલું છે ને ફરી ફરી એને એ કરો છો હવે જયારે બેસીને ગોઠવવું છે હે હવે હવે સમય કાઢે બધું બધું ગોઠવવું છે કારણ કે આ તો બધું ના થોડા પોઈન્ટ મુદ્દા છે હવે એના મેગેઝિનો ખોલી રહ્યો છું તેના હવે કયા જાતના મેગેઝિનમાં હું લખાય તો એ બધું ગોઠવી રહ્યો સમય થાય ફોરેન બધું પહોંચશે હા પહોંચશે પોતે તો લોકો ના લાભ ઉઠાવે એવી જાતનું મેગેઝિન હોય કે જેમાં આવું તો આ તો પરપોટો છે ને એ તો પરપોટો કહેવાય શું કહેવાય પરપોટો ક્યારે ફૂટી જાય શું કહેવાય એ ફૂટતા પહેલા આપણે આપણું કામ થઈ જાય ને નૈમિત્ય કામ થવાનું છે પણ આ વાત કરવા જરૂર છે શું છે આ નિમિત્તિક વાત છે નમો મિત્ર આઠ છ પંચોતેર દાદા બજાર મારા સાથે મારે એટલું છે કે હવે જે આપણે દાદાનું વિજ્ઞાન હોય તો માનવશાસ્ત્રીઓ કરતાં વિશેષ કામમાં લાગવું જોઈએ ને આવા માણસોને બહુ કામ લાગે માનવશાસ્ત્રીઓ કામ કરી શકે ને હા તો આપણે એવું સમજીએ તો આવા બધા ઉકેલ આવે તો કામ લેવાનું હા મારે એ એ એ માનસ શાસ્ત્રી તો બહુ તારે સ્ટડી કરે છે એના મનથી કરે સ્ટડી એના મનથી સ્ટડી કરે બુદ્ધિથી સ્ટડી કરે છે બે એકવાર સ્ટડી કરે આપણું તો મન બુદ્ધિના ભેદીને ઉપર ના પડે યથાર્થ પ્રકારથી કામ કરે આ તો જગત મન બુદ્ધિથી જ કરે ને બુદ્ધિથી કરે જે લાઈવ છે પણ એમાં ફૂલ લાઈવ છે હા ના એ લોકો દાદા બહુ પ્રમાણિકપણે પ્રયત્ન સખત કરે છે અને એ લોકો બી એવું કહે છે કે ચેતના જે પડી છે તે માણસના મનની બહાર એ કોઈ એવો માને છે કે તમે એની પાસે જાઓ એટલે કંઈક એવું થઈ જાય કે દરેક દર્દીની પાસે એવું ફળે છે કે એની પાસે ઘણી ટાઈમ તે ભેરાઈને એકદમ અંદરથી ચેતના અંદર આવી પહોંચે એવો એ પ્રયત્ન કરે છે કેમ આવે ચેતના જે કંઈ ખ્યાલ નથી એને ચેતના શું કહેવી એ પણ એને કહેતા સમજતા નથી પણ એ જાતનું ચેતન છે કે જે માણસને બહુ રીતે બેલેન્સ ઓફ માઇન્ડ રાખવું પડે બેલેન્સ ઓફ માઇન્ડ આપણી જે માનસ શાસ્ત્રી એને કેટલું એ એવું ગણે છે કે માણસોની જે ઈચ્છાઓ અને વાસનાઓ હોય શું તે પૂરી ન થઈ હોય તે અંદર પડી રહે છે મગજમાં તે એને લીધે બધી વિકૃતિઓ થાય છે એટલે એ વિકૃતિઓને અમુક એ અમુક ઈચ્છાઓએ પૂર્ણ કરાવીને કાઢે છે બંધ જય તમારા શાસ્ત્રીઓ કશું લોકોના બહુ મગજ શક્યા નહીં હા હેલ્થી વસ્તુ જે છે માનવશાસ્ત્રીઓ એ આવી રીતે વિચાર કરે છે અને પછી કહે છે કે આને ભાઈ આને એની ઈચ્છા રહી ગઈ છે એ પૂરી કરાવવાના એના અને પૈસાની ઈચ્છાની વિકૃતિ છે પહેલો કંઈ બંદોબસ્ત કરાતી નહીં થાય એ જે બધી ઈચ્છાઓ જે મૂળભૂત પડી રહી હોય એને અભ્યાસ કરી અને ઈચ્છાઓને સંતોષી ને જ્યાં સંતોષાય એટલે તો સંતોષી જ્યાં ખોટી ઈચ્છાઓ હોય હવાઈ કિલ્લા હોય એને કહે કે આ હવાઈ કિલ્લાઓ છે તેને ધરતી પર લાવો મહાપર બનાવો એ લોકો નોર્માલિટીમાં માને છે મારા શાસ્ત્રીઓ નોર્માલિટીમાં માને બિલો થયું હોય એને નોર્મલ લાવવું પડે એવું ધર્મ છે એમાં નોર્મલ નોર્મલ લાવવું પડે એનું ધર્મ છે ધર્મ કોને કહેવું નોર્માલિટી લાવો કોઈ શોખ કરે તેનો વાંધો નથી પણ શોખ એ ના થઈ જવું જગતના લોકો અજ્ઞાનતા એટલે શોખ તો કરવાના પણ શોખી ના થઈ જવું એમ નમના પાડે જય શોખ માટે વાંધો નથી મોજ કરવા માટે વાંધો નથી એટલે મોજ શોખ ના કરે બિલો નોર્મલ મજૂર કહેવાય બુદ્ધિ બેઠા તમને બુદ્ધિ આ જગત ખેડવા માટે છે કઈ આવું નથી આ જગત દાવા દાવા થવા માટે એ મહાકાળી રહી શકતી નહીં તો સાહેબ બહાર હતી મહામારી રહી શકાય તો સંસાર સંસાર એ સંસાર જ છે બહાર થાય છે એ સંસાર એ અહીંયા આગળ સહન ના થાય છે એટલે ભાગી જવું સંસારને જય સચિદાનંદ સમાજશાસ્ત્રના એક વિભાગ છે ત્રણ ભાગ પડેલા એમાં એક વિભાગ છે એબનોર્મલ ફેસ્ટિવલ એબાઉ નોર્મલ હોય નોર્મલ સુધી બહારનો હોય અને એબનોર્મલ સાયકોલોજી કહીને આપણનો એનો આખો શાસ્ત્રનો ભાગ છે બરોબર ડાક્ટર ડાક્ટરને હું દોષ લે દર્દીની ગાળો ખાઈ દવા કરવા છતાં દોષ લે ગાળો ખાઈ દવા કરવા છતાં કારણ કે વધારે પડતો થાય છે એટલે ડાક્ટરે પછી છે તે એનો ઉગ્રતા આવી જાય તો પણ તૂટી એટલે પછી દર્દીને નહીં કરવું મેં વિતરાક બેઠેલા હતા કે છે કે એને ખોટું કરી તારે અહીંયા કન્ફ્યુઝનમાં છે તમે કેમ કરો છો એટલે આપણે બહુ વિચાર વિચારી ચાલે બહુ કાંટો ડાક્ટરો બધા કરવું રહેશે આટલી ગાળો શું થાય છે માર્કિંગ શું કરે છે તે વિચારો ખુશ કરે છે શું કરે છતાં શું થાય કોઈ દેહના દર્દી કોઈ વાણીના દર્દી કોઈ મનના દર્દી કોઈ બુદ્ધિના દર્દી ચેતના દર્દી વ્યસ્તિત થઈ ગયેલો વ્યસ્તિત થઈ ગયેલો અંદર દર્દીઓનું કારખાનું છે આપણે દર્દીઓ જાત જાતના દર્દીઓ છે ડોક્ટરોની જરૂર છે ડોક્ટર સારું ડાક્ટર થતા પહેલા અહિયાં છે ને કોલેજમાં પાંચ વર્ષનો કોર્સ લે ને એમ અહીંયા પાંચ વર્ષનો કોર્સ લેવો પડે છે બહુ સ્ટડી હા તમારા જ્યાં પાંચ હશે વિગતો સાયન્ટિસ્ટ કીધું એક ચલો સાંભળ્યા પછી સાંભળવું પડે નહીં નહીં એવું કીધું બીજાને તો હો વખત કહે છે એ વસ્તુ નોંધેલી ના હોય આ બે ના સાયન્ટિસ્ટ છે એ બી સાયન્ટિસ્ટ નહીં તમને કેવું લાગે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એટલે ખરું નહીં કે નહીં ખરું

પૂછતો થયો બેટાનું દોષ પાર પણ અંતિમ અનંતિ શક્તિ છે જય સચિદાન અમારે પેલી ભાણી છે ખુશ છે વાણી છે એ બહુ મલકાય છે ખુશ થાય છે કારણ કે હું બહુ ગુસ્સે થઉં છું ત્યારે તમે આ વાક્ય કહ્યું ને એ વારે વારે મને બતાવ્યા કરશે જીવન ક્રોધ હતો ને હા ખરાબ છે આ નિકાલી ક્રોધ છે ને એને દેખાવાની જરૂર નહીં પોતાને ખબર પડે એટલે દેખાઈ જશે આપણે ભૂખ લાગે છે જમવાનું બરિયાલી સરસ સરસ જમવાનું કરવું એના વખાણવાનું ખરું પણ આ મારી જોડે હોય તો સારું એવું દબાવ ના કરે ને મોટા ભાવ માં સમજણ પડતી નથી એ મોટો ભાવ છે બહુ મોટો ભાવ છે ને અને તો વ્યા વિરોધ બંધાય એવા છે એટલે વિચાર નથી કરતા તો આગળ બાકી બધે એવું જ ભાવ કર્યા કરે છે હા હાલવો આવ્યો આમ શું કે છે હલવો કે છે હા હાલવો આવ્યો એ ભોગવવા માટે હોતો નથી ભોજ ભોગવી ગયા છે તો પણ આ બહુ સરસ હલવો છે લાંબા જેવો છે એ પેલે સ્કૂલ જવા છે એ વાત